પાંચ સત્યાસી સરામુન બિની અલહમ સવારે તેર બાર સત્યાસી સવારે રામ રામુંડી હોલમાં નાખી બહાર ચાલે બહાર જોખમ ચાલે ગુજરાતમાં તરીકે બધા જાહેર બોલાય પણ જતે દાડે તો દાદા એમનો અહંકાર જતે દાડે તો એમનો અહંકાર નિર્મૂળ થવાનો ને જતે દાડે તો એમનો અહંકાર સંપૂર્ણ જવાનો ને થોડા થોડા તો ગરમી સુધરવા છે ને આ બંધાઈ ગયું અથવા એમ બંધાઈ ગયું બંધાઈ ગયું સુગર થઈ થોડા ભેગું થાય ને ભેગું ના આપવાનું વધે કે વધે જ નહીં ત્યાં વધે <laughs> છે કે દુનિયા જે પાડું જીતીએ ऐसे दिन कहा जब मियाँ के पाँव में जूती હવે તો એ દાન કરે ને તો વ્યવસાય જેવું છે. એ તારે દાન થાય પરિવાર જેવું થાય એટલે તારું આપણું ચાલે અને એ ચાલે નહીં તો જીત્યા ના મળે લોન લઈ લીધો હોય તો ये धारी पर नहीं कैसे लीजिए कहा जब मियाँ के पाँव में जूती दुनिया के पावर में जीती है जीती है बनना जूतियाँ पहनना। તમે કહેવો ગમી એ કહેવા તમે ગમી હમ. દુનિયા કે પાવર જીત્યા ના દરવાજે બંધ અંદર પણ કહું ઘરના આધારે પડ્યા પોતાનું સતત થયું તમે સતત થયા ગલબાચારે બહુ કામ કર્યું પણ સ્વતંત્ર થયા નહીં હે બીજા નાના છોકરા માફ કરે એ સ્વતંત્ર થયેલા છોકરા એ ભક્તિ કરે એ ભક્તિ પણ સારું કરેલું હેલ્પ કરે ને લોકોને હેલ્પ કરે ઘણું સારું કરે જાય દાદા પૂછે છે મહેશ મહેશ પૂછે છે કે અહીંયા કેમ અમેરિકન લોકો બહુ ઓછા છે અને અમે લોકો કેમ અહીંયા છે જેને આ ગુજરાતી આવડતું નથી તોય અમે લોકો કેમ થોડા અહીંયા છે કેમ અમે કોઈ જગ્યાએ જ્યાં ઇંગ્લિશ બોલતા હોય ત્યાં નથી ઉજળું છે કઈ હાથ આજે કહી છે સારી છે અહીં હાથ પહેરી દેવાનું કામ છે બુદ્ધિ વાળું કામ છે બધા ઘણા માણસો છે જે પ્યોર હાર્ટ વાળા બારે છે કેમ અહીંયા નથી આવતા સાથે પ્યોર હાથ હોય તો પુણ્ય હોવું જોઈએ આ મળવું જ બહુ મોટું જબરદસ્ત પુણ્ય છે તમને. આ તો exception સમજણ પાડો. આપણી આપડી ઈચ્છા જ નહીં હું તો અહીં ના આવે તો આવે એવું કદાચ ટેમ્પરરી બેનિફિટ અને પરમાનન્ટ બેનિફિટ નો ડિફરન્સ કેવી રીતે ખબર પડે બધા permanent લાગી ગયા. Permanent સુખ લાગે. ચોવીસ કલાકનું સુખ તમારે. Permanent. Permanent is you are happy all the 24 hours temporary means it comes and goes comes and goes you know the difference it never goes it never goes away Per- Permanent. દાદા એને અત્યારે હેપીનેસ છે ને તે આવે અને જાય પણ એને એવું લાગે છે કે એને એક ટાઈમ આવશે કે જયારે એ પરમેનન્ટલી હેપી જ રહેશે પણ અત્યારે તો આવે ને જાય એવું છે આ બધા પરમાનન્ટ તમે પૂરેપૂરું સમજેલું ના હોય ને કે પૂરેપૂરું સમજાયેલું ના હોય That's why I told you learn Gujarati. And also, uh, you know, you come and he's here, he's going to be here, you can ask him, ask him something. એટલે એના આ બદલાઈ ગયેલા તમે ગુજરાતી ભાષા શું સમજી જાઓ દાદા એમાં રસ તો તમારું કાયમ મૂળ બદલાઈ જાય બધા આપડે બધા સમજાય એટલે તમે આ લાખમાં લાયા છો આ તો દસ લાખ તો લાખમાં આપી દે એવું કેટલો આવી જાય એવું આ બધા કારણ કે પોતે ધંધી ગયા બતાવી દીધું બધું અંધેરી હોય તેમ બરાબર છે ના અંધેરી હોય તેમ વધારે અંધાય સિદ્ધાર્થમાં સહયોગ બે જ વસ્તુ છે અને સહયોગો પોતે ઉભા કરેલા છે પોતે ઉભા કરેલા છે એટલે ઉભા કરેલા બેસી જાય એટલા બધે બધું જોઈ સંભાળ જોઈ નિકાલ કરી નાખવાનો ઉભા કર્યા હતા વિષમ ભાવથી ઉભા કર્યા હતા રાગ દેશથી હવે સંભાળથી જોઈ બેસી જવાના. અને એ લોકો પછી આપણે મુક્ત થયા સંયોગ વિયોગી છે ભાવના સંયોગ વિયોગ તમારે કાર્ય જરૂર ના પડે એની મેસેજ જ્ઞાન મળ્યું હોય સુધાર પ્રાપ્ત થઈ ગયો હોય ત્યાં સહયોગ રહ્યા તમારા ગયા ગયા ગયા જ્ઞાન ના પડ્યું સંયોગોમાં સન્માય ગમતા ના ગમતા અને આપણે ગમતા હોય ના ગમતા બધા શું કરતું કોઈ દખલ નથી કોઈ છે નહીં બહાર જે આપણે બધું કુદરતી છે કુદરતી છે એમાં આપણે ફસાઈ ગયા આ આપણું જ્ઞાની બોલે તકલીફ છે, મને મુક્ત કરે જ્ઞાની. મુક્ત કરે જુદા કરે. એ છે આપણું ઊભું કરેલું નહીં આપણે ઊભું કરીએ જ નહીં ને આવું વાણી કરી આપણે કરવો જ હશે ત્યાર માટે એ તો વ્યતિરેક ગુણોથી ઊભું થઈ ગયું વ્યતિરેક ગુણોથી ઊભું થઈ ગયું. બુદ્ધિથી જાળા ઉભા કર્યા લોકોએ બુદ્ધિથી જાળવવો. ઈ કોઈ બનાવતા તો છે બનાવતા કરે લાકડા નથી બનતા આ નહીં બનતું. ઓલો બનાવતા બુદ્ધિથી જાળા જાળા ઉભા કર્યા જાળા લોક ટપડાયા ક્રિએટર નક્કી કરે એ છે નહીં છે ને એની ક્રિએટર અત્યારે કુંભાર છે બસ. આવું સદન પાસે કોઈ બોલેલું ને ના કોઈ હોટેલ લાગી જાય ને શોર્ટ લાગી જાય કોઈ તંત્રને કહીએ કે બે ભગવાન નથી પણ એવું બોલે છે તોરા ના હોય દાદા હોય પૂછાય છે. આવું શું ભગવાન એક દાડો શું કહેતું હોય, રાજા ના હોય જે રાજા વૈભવ ના હોય એવું ભોગવી રહ્યા છે. આવું શું હોય કે આ ટોળે દ્વારા પેલા પેલા રિલેટિવ ધર્મ પર ટોળે તો દુઃખ જ નહીં ને હા હોવ હોવ હોવશો હોવશો એમાં શું શું કહ્યું હા ઉતરે હા ઉતરે માહિતી થઈ જાય હતા અને કેવા થઈ ગયા એ ખબર પડે હતા કેવા તે ખબર થઈ ગયા તે કેવા બધું ખબર પડે ને આ ખબર પડે દાદા આનંદ થાય જે થઈ ગયા છે જાણવું ચાલી દાદા સંથી જતું ભાર સંગ ચાલુ સંગ થયો તો જાગ મળતું આ સગાર ના થયો તો પૂરતી વગર થાય નહીં. એટલે આપણે હવે થોડે તો જે છે એ બધું બરોબર જે છે બરાબર બીજું આપણે તો કદાચ નથી ના પ્રોફેશન લે જોતા તારે બેઠા પછી તે આવી ગયો હા અજીતભાઈ બધા બાર ઘરે આવ્યા ત્યારે જોબ દીકરી એને ભોગવી હતી તે હવે વ્યવસ્થિત થઈ રહ્યું ભોગવી ગઈ નહીં ના એ ભાનગઢ ના રહી વ્યવસ્થિત થઈ રહ્યું એ વિચાર હતું પણ એટલે આખો દાડો મનમાં જ રહ્યા કરે એમ. જોબ ક્યારે જતી, શું કરે, જોબ ક્યારે જતી. રાતે હું યાદ આવી ગયું. આ તો વ્યવસ્થિત કરી બધું જવાબ ક્યાં જવાબ લહેરી જતી રહે ઘેર બહુ લસણ થાય નહીં એટલે <laughs> નડે એટલે નડે એટલે નક્કી પ્રશ્ન કરે છે બધા જોડે બેસીને જમવાથી પીતા હોય જેવું લાગે ખરી વાત છે એક કુટુંબ જ લાગે એક જ કુટુંબ નો પરિવાર લાગે દાદા કુટુંબ દાદા એ પરિવાર મુંબઈ માં જેટલા આવે છે ને તો કહેવાય છે મારે તો ફોન રાખવું કરી પાંચ પચાસ માં નથી મારી હાલ તો હજાર હજાર કેવી કામ ત્યાં <laughs> વાતાવરણ રસોઈ બનાવે ધુમરો કાઢવો પડે મહાભારતમાં કૌરવ અને પાંડવનું યુદ્ધ થયું ત્યારે અશ્વસ્થામાં દ્રૌપદીના પાંચ દીકરાને મારી નાખ્યા તેથી અશ્વસ્થામાને મારી નાખવા પકડી નાખ્યા ને દયા આવી એટલે એને મારી ના નાખતું કોઈ એટલે પછી એને જીવદાન આપ્યું અને એનું મુંડન કરાવ્યું અને ભગવાન એને અમરપદ આપ્યું લોકો કહે છે કે ભારતમાં જંગલોમાં રખડે છે વાત દાદા સમજાવો હજી જીવે છે એમાં સામાન સમજાવવા માટે છે કોલમ કોલ કોલમ જે માટે બરોબર છે સમજે ઉકરિયા બનતા હોય તે તમને નકામ હતું પણ એને કામ ના એટલે કશું નકામ નથી પણ આપણા માટે નકામ સમાધાન કર્યું આવું નાગર બાગે સાતો જ્ઞાન જ્ઞાની હૃદય અંદર નથી દબાવ જ્ઞાન જ્ઞાની નથી ચોપડી ના થતું ચોપડી નું કલ્યાણ થઈ જાય સંજોગો તો બધા જતા રહે અહીં આવવાનો ભાવ થાય સંજોગો બધા સીધા થઈ જાય બધા સીધા થઈ જાય આ બધા સીધા થઈ જાય ને કોઈ દાદા નામ દીધું સંજોગો સીધા તેથી કૃપા સત સુણ્યું નથી સત સજ્યું નથી જાણ્યું નથી બધું સતત સુણે નહીં કોઈ સત્ય વસ્તુ છે ભોણ જ નથી ચોપડીઓ વાંચ્યા કરે અંતે જરા જ્ઞાન પૂછ્યું ચોપડીઓ આજ્ઞા વગીર રાત કેટલા કલાક ની આજ્ઞામાં રહો તમે ચોવીસે કલાક બધા ચોવીસ કલાક આ છોકરી ચોવીસ કલાક ચોવીસે કલાક સેટરડે કોઈ જાતનું દુઃખ થાય અમારે માટે સંસારમાં જો ખાવ પીઓ થાય એમ કે છે બધું સંત પુરુષો ને સોંપેલું જ છે સંત પુરુષો ને બધું ચિંતા ઉપાધિ બધું સોંપેલું જ છે સોંપેલું રહે ને જીવા ફોટા ઉપર તો તો રૂબરૂ મળેલા હોય તાર નહોતો. રૂબરૂ બે ચાર વાર ના હોય. પ્રગટ હોવું જોઈએ તેથી કપાળ જે કહ્યું કે મહાવીરાજ કામ નહીં કરે આ તો જે છે આ છે તેમનું હલકી છે. લોકોને સમજણ પડે ને આ તો વિચાર નહીં કરતા. મહાન પુરુષ અને આ તો એક બે અવતાર મોક નહીં ચાલે છે ચોવીસે કલાક આવે ને. આ બધું પડશે ને કપાલદર માનવું પડશે ને કપાલદર માની તો કલ્યાણ થઈ જાય જીવ પોતાનું ડામણ રાખડે હવે રહે નહીં એટલે સસન કે છે ભગવાન પોતાના ડામણે કેટલી તેથી ખરેખર નામ Thank you. તેથી કદાચ કર્યું અનંત સત્પુરુષ દહી ગયા પણ સત પીવું નથી સતી પ્રગટ હોય થવા જોઈએ પ્રવાહ જે પ્રગટ હોય ને એનો જીવતા બે વર્ષ થયા થાય વિસ્તારના ભાગીને ભૂલી જાવ પોતાના દાપણ ના કરવા જાય તો કહે છે ને રોકે જીવ તો પામે વસી રોકે જીવ તો પામે છે ને પ્રસંગ એક મિનિટ રોકાયો નથી કોઈ નહીં કારણ કે જ્ઞાની પુરુષ ને પાસે રહેલો હોય તે છે નહીં તો પ્રશ્ન નહીં થાય. તો બસ ગાડી પછી રાખી આવું કર્યું જેમ પોતા પણ ના હોય બેન કે છે આપણે જ્ઞાની પુરુષને યાદ કર્યા કરતા હોઈએ તો એનાથી આપણું બંધન છૂટે નાની પૂજા સમા તારે યાદ કરવા પડે ત્યાગ હાજર જ થઈ જાય યાદ કરવા પડે એમ બધી રીતે એમાં પછી વરે નહીં સાંભળે કહેવાય તમારે યાદ કરવા પડે સારું યાદ કરવા પડે દાદા દેખાય ચોવીસ એક લાખ દાદા દેખાય યાદ કરવાની તો બધું કહેવાય એમાં શું કશું ના કરતો એના કરતા સારું છે શું કહ્યું કઈ ના કરતો તેના કરતા સારું બંધન શેનાથી જાય બંધન શેનાથી જાય નાની પુરુષો બધા પછી બંધન હોતું છે બંધન લાગે છે બંધન ના મુક્ત જ હોય તને મુક્ત લાગે છે ને એમ કે છે કે અહીં- અહીંયા મારાથી અવાતું નથી પણ હું ઘેર બેઠા બેઠા તમને સંભાળું છું યાદ કરું છું ત્યાર આવવા જોઈએ ઘેર બેઠા આવવા જોઈએ ઘેર બેઠા આપણને દર્શન આપવા જોઈએ રાત્રે એવું દર્શન થાય સુધી એવું કરાવે મેં ઇન્ડિયામાં હોય તો યાદ કરું સારું કશું નહીં કરતો ત્યારે સારું એટલું કશું તો સારું કામ કરી લો આ તો આખું ઇનામ જોઈતું હોય તો વાત કરી બાકી ભક્તિ તારી ભેળ લાવે ને ભાવ તો છે દાદા ઘણી ઘણો ભાવ છે પણ આખો બંધન થઈ ગયું નથી આ તો ચાલે ને એમાં તો મોક્ષ નું દાન આપવા જેને જોઈતે મોક્ષ નું દાન આપવા જ્ઞાની પછી મળ્યા પછી જો મોક્ષ ના સાહેબ મારી પાસે આવશે કે ગમે છે તમને ગમે છે ગમે છે તો ગમે છે సాధిస్తారు Gujarat, that is one Kalia. બળદા કેરી હારી પડતા જ લોકો. What you say, the, uh, whatever you see right now, or what you you experience right now, is all relative one. Relative. But there is something else which is real one. Real, reality. So you have never seen reality. The reality cannot be seen with these eyes. It cannot be experienced by five senses. Mm-hmm. It is beyond all these things. All these are relative uh, and per- temporary. temporary. Mm-hmm. Relative and temporary. Mm-hmm. All these are. But there is real. Not temporary, permanent. Mm-hmm. there is real. Real is always permanent. It's not temporary. Mm -hmm. And that reality he has achieved. And he okay. remains all the time in that reality, not in relativity at all. Even though we see... But he is not in body, he is not in speech, he is not in mind, he is completely separate from his body. He remains all the time in his soul. So he has the, the peace that comes from that. Yeah, full of bliss and happiness and for all the time. Mm-hmm. And he gives... That's what everybody tries to achieve, but very yeah, few people ever yeah, anywhere close it's very to difficult to achieve, but he... There are six eternals mm-hmm. in this world, permanent. What are the six? એ કયા છે એમ પૂછે છે એ કયા છે One ચેતન છે ચેતન One is soul, pure soul, which is within ચેતન us. છે And હા છે another is matter, બરાબર matter, visible thing. Mhm. બધું પોડ પડે સારો પડતો Third one is space, space, Mhm. space. Fourth one is motion. Fifth one is inertia. See, you cannot, yeah, soul doesn't have power to move. Even matter doesn't have own power to move from one place to another. There is another uh, eternal thing. ચેતન ઇંગ્લિશ માં શું કે છે Soul. Which makes, Huh? makes the, હા all these things to move from. Soul is permanent Mhm. Soul is permanent Right. There are six permanent. See? Time. Time is also. a- Time is time is the sixth one. Yeah. Soul is permanent. Well, how do you how do you get the uh, the peace? એ પૂછે છે કે પીસ કેવી રીતે મળે પી- શાંતિ પીસ કેવી રીતે મળે હા તે જ. મળવા રસ્તો છે To get away, get, get away from materialism. Yeah. If you know thyself, હા, that's all. Ah, there is complaint. Who are you? What is your name, Apka? What? What is your name? Harry. Harry. Hmm? Harry. Bola. Harry, Harry. Harry, you are Harry. Mm -hmm. but not you are Harry. Your name is Harry. Yes. Who are you then? Who am I? Mm-hmm. Yeah, then that's who am Your name is Harry, not you are. You say that my name is Harry, Okay. but that's the name given to you. But Mhm. that, that is not you yourself. Who am I? Ah, that's who is who are you then, really? Okay. Who, આવો આવો સાહેબ who is that I? આવો આવો બેહો બેહો આપણે વાતચીત કરો સાહેબ આયા છે કઈ બેંક ના છે અમારી બેંક ના આપ- આપણે બધું આપણી બધી મોટેલ છે ને તેની બેંકમાં આપણે એ કરે બહુ હેલ્પ કરે છે દાદા એના કારણે એ બહુ મદદ કરે છે આપણને રિયલ સિસ્ટર એક કહો કહે છે હા I tell you everything okay very correct imaginary correct not correct only scientific circumstantial evidence વિજ્ઞાન થી ઉભું થયેલું છે કે જગત કોને ને The world say God is the creator of this world, this stage. That is image. એ તો અમારે બધી બધા ચીજો આમ આ ખાય તે ખાય ફળું ખાય પછી વળે નહીં કહ્યું તમને ફીર થઈ હા દાદા નીચે કહ્યું મને આજે કઈ લાભ લેજે કહ્યું એને મેં મને એવું લાગે છે આગે એકસો પચીસ વર્ષ મીના કે એકસો ને પચીસ વર્ષ એકસો ને પચીસ વર્ષ થશે દાદા નામ કે એવું ચોખ્ખું છે અંદર ગંધવાળો નથી હોય જ નહીં ને દાદા આવો મારી મારી બધાનો પ્રેમ જબરદસ્ત ને હા આવો આવો હમણાં ભરાઈ ગયા પંખી મેળા એવું અમે પીર થઈ ગયું એવું કહ્યું છે ને? હા દાદા જોઈએ ગયું. બહાર ઠંડો પવન નથી હતા તેર પાંચ સત્યાસી સાંજે હોલમાં રામનજી ને ત્યાં સ્થળ અભિત દાદા આજે ચિંતિત આત્મા અને આત્માને અભેદતા લાવવા માટે કેમ બહુ પ્રયત્ન કરવો પડે આટલું અભેદતા આવી જતી હોય એવું છે ને અનંત અવતાર સુધી ખોટ ખાધી નફો અવતાર માં એકદમ પૂરો સીધ થાય છે અનંત અવતાર ની ખોટ વારવાની ક્યારે ખોટ વારવાની ખોટો ખા ખા કરેલી એક કવતા વાવી વાવીએ પણ વળે નહીં ને હું તો વારતો વારતો આવેલો એટલે આપડે બધું